સાહેબ ભાગો વાળી જયારે તમને અધ્યક્ષ છે ત્યારે ખબર પડશે કે બીજાની હેલ્પ લઈ અટકે ત્યારે ખબર પડે મારી શક્તિ હતી કે નહીં એ તો નિસર છે નિસર થયા કે અત્યારે કે હું હું ચંદા છે હું થોડા ચંદા છું હું પી કેમ તમે કાલે ઊંઘ્યા નહીં રાતે ઊંઘ જ ના આવી બહુ મોટા કુટુંબ ના આવી તમારે ના આવી તો તારા આત્મા સત્તા નથી આ તું માની બેઠો આવે કઈ ઉઠવાની બાબતમાં કે હું ઉઠું છું અરે છે તો પછી ઘડિયાળ ઉઠી હતું ત્યાં ચારે મળે આ ઘડિયાળ નું શું પણ તમને શું કહેવાનું ઘડિયાળ ઉઠાવો આ બધો ઉઠનારો આવ્યો તો વગર વિચારે ખોટા કરે ભગવાન તો શું કરે ભગવાન તો કંટાળી ગયા છે પોતાને એક સાથે રહે છે આપણે ભગવાન ને થર્ડ પર્સન શું કરવા માંગીએ આપણે ભગવાન ને ત્રીજો પુરુષ છે થર્ડ પર્સન શું કરવા માની લઈએ છીએ આપણે પોતામાં જ છે એવું કેમ નથી માનતા થર્ડ પર્સન છે તમે પોતાના કહો છો ને નામ જ થર્ડ પર્સન ફર્સ્ટ પર્સન છે તેને બધે થર્ડ બનાવી દીધો લોકો માય ગોડ માય ગોડ એટલે માઇક કહેનારો શું ગોડ દીધો ભગવાન ની વ્યાખ્યા શું હશે I without my it god I with my easy આત્મા my god I with my આત્મા આ ના સમજાયું I know આ નિખિલ એટલું સારું કે બીજી વસ્તુ છે આમાં નિખિલ બીજી કોઈ ચીજ નથી નિખિલ વગર બીજી કોઈ ચીજ નથી ને હા આ હાથ તો પોતે જ છું કે my my hand my my hand અને આઈ આઈ એમ આઈ આઈ માય માય આઈ જે બોલું my my eye my my body, my body. Mind, તું પોતે શું કર મારી માઇન્ડ બોલું છું હું પોતે માઇન્ડ છું કે માય માઇન્ડ બોલું છું તો પછી તું માઇન્ડ થી માર તો ભરત તારું પોતાની માલકી નું છે મારી બુદ્ધિ બોલું છું કે તમે બુદ્ધિ છું હા મારું ઇગોઇઝમ છે કે હું ઇગોઇઝમ છું બોલું છું માલિક તું છું મારી બુદ્ધિ મારું ઇગોઇઝમ મારું ચીજ આ બધા વસ્તુ આ મારો માલકી ધર્મ એ તું આય છું તે માલકીઓની કરી માટે તું આય માય વિથ આત્મા અને જો વિધાઉટ માય થાય તો પરમાત્મા માય ના હોય પછી એ મારું એ મારું એ મારું મને ક્યારે ખબર પડે કે આ મારું નથી યાર મને મારું નથી હું વિધાઉટ ઇગોઇઝમ છું મારું નથી મારું છે એ છે ને મારું છે કઉ એ જ મારું નથી એનો અર્થ જ મારું નથી પ્રત્યક્ષ અનુભવ હશે ને મારું નથી એનો કઈક પ્રત્યક્ષ અનુભવ હશે ને કે આ મારું નથી એમ તો હા અહીંથી જાય છે બધી જ લઈ લેવામાં આવે તો કે ઘણું જીવવું હોય છે ડાક્ટર ને કે સાહેબ મને બતાવજો તો કોણ લઈ લીધું છે બધું સાત કિસ્તી દબાઈ પડેલા કેટલા રહ્યા છે લઈ લેને રૂમ ખાલી કરાવડે ને કાઢે પછી નામ બધું લઈ લે નાણા નહીં કાઢે નામ શું લઈ લે એટલે હું નાની હતો અને પછી ગયો સાડી નાની નામ પાડી નવા લઈ લે તેને જોઈ નાની ઉતા ઉતા જવાનું એટલી નાના હિન્દુસ્તાન ગાતા ગાતા ભૂલી જાય પણ માન દે લોકો મૂકો આવે my with my Ethiopia. I without my God. મારે જે કહું છું તે બીજી વસ્તુ પારકી વસ્તુ પારકાની ચીજ છે તારી પોતાની નથી આયમાં પાછી ચીજ ના હોય ન્યાય છે એમાં કોઈ ચીજ પાછી નથી આપણી પાછું નથી સમજ કોઈ લઈ શકે નહીં આપડી અને માય કહ્યું કે પારકી ચીજ નથી દબાવ લઈ જાઓ લઈ લે ને એક માણસ માય વાઈફ માય વાઈફ કરતો અને એક બાળકો છે સસરો આવે છે ને સસરો કેવો કરી દેતો ને એટલે મારી વાઈફ લાવશે દાવો સીધો જો માય રહ્યું ભાઈ દાવો હજાર આપડા વા પોતાને કહે છે નિરંતર પતાઈ જાય છે બધા પતાયા પાણી પાણીનો ઘૂંટલો હોય એ પી જાય પણ પાણી ફરી પી જાય ખરો સારા સ્ટેનલેસ વાસણમાં પાણી ફરી પછી જોઈ ખરો શું કા બધા મારા બુદ્ધિ નથી એટલે ગમે બધી મારી બુદ્ધિ આવે વાદ વ્યાજ થાય શું થાય વિવાદ કે વાદ ના થાય તો હું બોલું ને તારા હાથમાં કબૂલ જ કરે અને કબૂલ ના કરે તો એક સાથ કબૂલ કરે જ શીખો છે એ પછી ગમે તે માણસ હોય શું કહ્યું આત્મા જ કબૂલ કરે એ તો ફરી રિયાદ જ કરવા ગયો ને બુદ્ધિ ઘણી વાત છે કોણ બોલતું છે આ બોલતું છે કોણ જે ઠીક લાગે બોલે આપણે ઓછું કઈ કોડે ખોટું લાગવાનું તને જેવું દેખાયું કે તને હશે પડે કદાચ તમારામાં રહેલો કે તમારામાં રહેલો આ જ બોલે છે બોલે છે એ બોલે છે એ છે ને બોલે ને તો પછી વળતી ઉઠીને થયું ને આ મારા જેવું બોલે છે કિંમત હસી થઈ ગયા આ નથી બોલતો આ ઓરિજિનલ ચેર ને બોલે છે આ ઓરિજિનલ નથી ઓરિજિનલ ચેર આ વહી જગ્યા પ્રકાર બોલે છે તે વક્તા છે તું સહેતા છું હું જ્ઞાતા વક્તા છું તેથી આ પ્રકારનું શું લાગી રહ્યું છે એની નોંધ કર્યા છે આ ઓરિજિનલ તે પ્રકાર બની રહ્યું એટલે આ વાણી છે એ માલકી વગરની વાણી છે માટે સત્ય છે શું છે હું બોલું છું કે ના એ બધાની સંપૂર્ણ સત્યતા હોય નહીં પોઈઝન હોય શું હોય સાંજે હું બોલું છું એટલે બોલનારો પોતે એ ગઈ ઇગોઇઝમ વાણી સ્પીચ વિથ ઇગોઇઝમ એ પછી પોઈઝન જ વાણી અને આ માલકી કરી વાળી કલ્યાણ વાદ વિવાદ ના હોય સમજ વગર ની વાત મારી હોબરી હતી તો આખો હોબરી મળી ને તને સાયન્ટિસ્ટ બોલતા ગભરાય છે બાકી ઘણી વાર એવી અમારે સમજમાં નહીં આવે ઘણા વખત સુધી નહીં આવે અવતર વિજ્ઞાન નથી આ ઇનર વિજ્ઞાન છે શું છે તમે અવતર વિજ્ઞાન પહોંચી શકો આ વિજ્ઞાન ને તમને હરી નું વિજ્ઞાન છે કૃષ્ણ નું વિજ્ઞાન છે જ્ઞાનીનાથ નું વિજ્ઞાન છે આપણે જે માવતર વિજ્ઞાન નથી વિજ્ઞાન છે તો જે માવતર વિજ્ઞાન ની અમુક ડેફિનેટ સાયન્સ લખેલા હોય છે જે સતત અનુભવ હોય છે તો અંદરના વિજ્ઞાન ના પણ સતત અનુભવ હોવા જોઈએ કે આ અવતર વિજ્ઞાન નો આપડે રામમોહન બી ના મિત્ર આવો આવો આવો આવો